અત્યારે અત્યારે શું એના માટે શું અત્યારે સાધન રાખો છો અત્યારે આ સાધન શું છે આપણી પાસે આપ તો સાધ્ય થવા માંગો છો પણ સાધન શું રાખ્યા છે નિરીક્ષણ અડધો કલાક આપતું નિરીક્ષણ કરવાનું આપણા એ જે સ્ટડી કરે છે ને તે ઇગોઇઝમ કરે છે કોણ કરે છે અને ઇગોઇઝમ ની પાર આપવા છે આવી રીતે આપણું વખાણ છે આપણે આપવા તો આપણો ધંધો છે થઈ જશે આપણે આ આકરણ વિજ્ઞાન છે એટલે રીફમાં બેસીને મોક્ષમાં જવાનું છે તમે રીફ ગમે છે કે રાજા શરીર જવાનું ગમે છે રીફમાં એટલે ગુરુવારે ચાર વાગે ગુરુવારે ચાર વાગે ગુરુવારે ચાર વાગે ભગવાનભાઈ દેવરાજ જે લખેલું છે જે લખેલું છે ધ્યાન બરોબર થતું નથી ચોટતું નથી ચોટાડવા જાવ ચોટતું નથી ધ્યાન ચોટાડવા થાવ થાય ને ચોટતું માટે શું કરવું એના માટે શું પ્રયત્ન એના માટે શું પ્રયત્ન કરવો સિમેન્ટ સારો લાવો ચોખ્ખો સિમેન્ટ સંત પુરુષ પરથી લાવો સિમેન્ટ બીજા દુકાન નહીં લાવવાનો સંત પુરુષો પાસે સિમેન્ટ લાવવાનો એની દુકાને સિમેન્ટ આવી ને ચોખ્ખો સીધો કારખાના માટે આવેલો સાદો અને આ સિમેન્ટ તો સખત ગાયત્રી માતાના મંત્ર તથા જાડીજા કરું છું તે કડક કરજો એ છોડતા નહીં છોડતા નહીં ઈષ્ટ દેવનો કયો કયા દેવ નો મંત્ર કરવો તમને કયો દેવ ગમે છે કયા દેવનો આપણે કરવો વધારે તમને ગમે છે દેવ તો એમાં સંતો ના પાડે તો કરજો સંતો તો એમ જ કે એક જ આપણા તેનું જે પણ રાખવું પણ બીજું રાખવું કે કેમ એમને માટે આપવું બરાબર સંતો તો એમ જ કે છે કે એક ઈષ્ટદેવ નું જ રાખવું બીજું ના રાખવું પણ એના માટે આપણે પૂછું છું શું કરવું આ તમે કરજો પછી પ્રભુ ભક્તિ કરવાનું મન થાય પ્રભુ ભક્તિ કરવાનું મન થાય એટલે ભગવાન કોણ રહેવા છે ભગવાન કોણ રહેવા ભક્તિમાં જીવન ચોટે તમારા આશીર્વાદ તમારા આશીર્વાદ તમારા ગેરબેટક આવ્યું નથી ગેરબેટક ઉમરેટના છે શરીર થાય છે દેહાત્મભાવનો સંપૂર્ણ નાશ થાય તે માટેનો સરળ ઉપાય છો દેહાત્મભાવનો ઉપાય સંપૂર્ણ નાશ કરશો તો છોકરો પહેલા વેરી થશો ભગવાન રહ્યા ને ભગવાન ત્યારે વેવાય થવા પૂછું આટલા પ્રાપ્ત થાય તો સારું નહીં ભાગી જવાનું તો કરી દે એમાં કોઈ ડારો રહે ભલે ના જે વ્યવહારના કાર્ય કરીએ વ્યવહાર ભાગી નહીં જઈએ વ્યવહારના કાર્ય લઈને ભાગી જવાની વાત નથી અંતરંગ આપણી જે ભાવના ભાવના છે એ આત્મભાવમાં રહે વિષ્ણુની ઘણી વાત મીના મીના મીના કોણ છે નો સાક્ષાત્કાર ક્યાં થાય છે ભગવાન નો સાક્ષાત્કાર થાય છે મળે છે પણ સ્પષ્ટ શબ્દો માં વાત નથી કરતા એ કેમ ક્યારે થાય છે ગુરુ અંદર થાય છે કૃષ્ણ હોય રામ હોય કોઈ કોઈ કોઈ રામ ને જોયેલા તમે આ ફોટામાં છે પણ યાદ કરતા આંખ બંધ કરું દેખાય આંખ બંધ કરું તો દેખાય આપણા ફોટામાં દેખાય ને ધ્યાનમાં બેસી પ્રાર્થના કરું થોડું આમ રડું તો ધ્યાન દેખાય. ના વ્યક્તિ પ્રાર્થના કરું રડું તો દેખાય હા, આ બોલતા નથી આ ફોટામાં દેખાય તે દેખાય ને બીજા દેખાય એવા એ દેખાય. રૂપમાં હું ભજું છું એટલે એ રીતે બહુ જુદા હતા રામ તો રામ તો ચૌદ હજાર વર્ષ તો જીવન જીવ્યા છે હા, બરાબર છે. પણ એ સ્પષ્ટ જેને જેને પ્રશ્ન પૂછ્યો જવાબ મળે તો લક્ષ્મણજી પંદર હજાર વર્ષ જીવન જીવ્યા છે જેને જેને પ્રશ્ન પૂછ્યો તો એ જવાબ મળે આ છે પ્રશ્ન પૂછું દેખાય ગરબા ગાતા હોય ક્યારેક અને ભગવાન બોલતા નહીં કરે એને તો બહુ ભગવતો એટલે જરા ટકાઈ ને ક્યાં જાય છે એ દાવો નહીં કરે આ રોગ દાવો કરે વાતચીત કેમ ના કરે આપણી જોડે જો તમે મોડું દેખાડો તો પાંચરા કરો ને કઈ વાતચીત કરો એના બધું ભગવાન ને બધું કેવાય બીજા ના કહેવાય ધણી નકલો તો મારા માર થાય ભગવાન મારા ને ઉતારે ઉતાર તમે એમને ગાવો તો હશે બધા હા એક માણસે સવાર જેવું થયું હતું તે મને કે હું રોજ કૃષ્ણની ભક્તિ કરું છું પણ મારી ચિંતા મળતી નથી કૃષ્ણ ભગવાન જાતે બોલ્યા છે કે જીવ તું સિંહ ને સોચના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે એ તો એ બોલ્યા છે પણ આપણું શી ચાલે હવે ચિંતાનગર ચાલે છે કૃષ્ણ પર તને વિશ્વાસ નથી કૃષ્ણ પર વિશ્વાસ હોય તે ચિંતા કરે નહીં શ્રદ્ધા નથી રહેતી બધા કે આ શું થશે શું થશે પછી મને કહે મારે ચિંતા નથી કરી તો થઈ જાય છે શું કહે છે મારે નથી કરવી તો થઈ જાય છે તમે શું તેમ કરતા ભગવાને કહે ને કે સાહેબ તમે તો કરવું કે જીવ સિંધ ને શોચ ના કરે કૃષ્ણ ને કરવું એ કરે પણ સાહેબ મારે નથી કર્યું તો થઈ જાય છે માટે તમે કઈ ઉપાય કરો કે છે શું કે છે મારા નથી કર્યું તો થઈ જાય છે તમે કર્યું ના કરી માં નથી કરી પણ થઈ જાય છે માટે તમે ઉપાય કરી આલો એ હાથ ધારા પાસે હાથ ધારા કૃષ્ણ ઉપર સાક્ષાત દર્શન થયા બધા રસ્તે ચાલતા રસ્તે ચાલતા આ એને તો મહી અંદર દેખાય નહીં તો ભાઈ મોડે હું બાકી જવું પડે દેખાવા તો પડે ભગવાન કે પછી આ ભૈરા ભગવાન મને તો તમે જગ્યાઓ તમને બહુ ફાયદો થાય તો કોઈ જગ્યાઓ છે ને હું કહું જગ્યાઓ છે મારી સાથે વાત કરશે એમ આ વિધિ કરી વાત કરશે પ્રશ્ન પૂછવાનો બાકી છે આપ મારે ઘેર ભોજન જમવા ભોજન કરવા આવશો लक्ष्मण बालकृष्ण आपते लक्ष्मण बालकृष्ण कौन बोला कही है ना I didn't. વેજીટેરિયન પોતે કેમ તને ઉતારા લાગી છે આપત જાણો આપત જાણો આપી દેજો ને બહુ થઈ ગયું આપડો હાથમાં આપી દેજો મને ટાઈમ ના હોય જો બધા ભોજન કરવા બોલાવે ને તમારે શું આટલો પ્રસાદ આપી દેજો લઈ લઈશ ત્યાંથી પ્રસાદ આવે આપડો બીજું શું ઈચ્છા આપની કઈ કઈ આમાં ગુરુની શિસ્ત ભોજનની ઈચ્છા કરી એટલે આપનો પ્રસાદ પછી લેશે આપનો પ્રસાદ મને આપશો ને બધું આવી ગયું તમારે તમારી ઈચ્છા બહુ સારી છે પણ મને ટાઈમ મળે ને આ બધા મારી પર તમારે ઊંચું રાખવું છે ગયડા દ્વારા થયા છે આપી દેવા પડે પ્રશ્ન થયા મારી મારા બાળપણ ની માહિતી કેવી રીતે અને ક્યારે પૂર્ણ થશે દરેક ટુકડો માર્ગ બતાવશું શું ઈચ્છા છે મારી આત્માનું કલ્યાણ થાય બીજું કોઈ કલ્યાણ કરવું નથી બાળપણ છે એવું છે અને બીજું માથું છે મારું સંસારમાં શું ન્યાય માટે કે સમસ્યા ન્યાય માટેની સમસ્યા કોણ એમના એમના માથું એનો મતભેદ ન્યાય માટે એમના માતૃ સાથે સંપત્તિ બાબતમાં કઈ ઝઘડો છે એ ન્યાય બાબતમાં એનો કેરા તમે દર્શન કરી દેજો દર્શન કરી દેજો ગુરુવારે આવજો ગુરુવારે ગુરુવારે તમારું નામ ગુલશનભાઈ કયું નામ ગુલશનભાઈ તમારું નામ છે કે દરેક યુગે એક અવતારી પુરુષ જન્મે કૃષ્ણ ભગવાન પોતે જાતે જમતા નથી એવું કહેવા માટે અવતારી પુરુષ આવે સ્વદા પાછું ભેગણ કરે ને લોકો પાછું ભરી જાય બધું આ સમજ આવે છે એટલે અવતારી પુરુષ આવે છે એના કૃષ્ણ ભગવાન ફરી ફરી આપતા નથી એવું એ આત્મા રૂપે બીજે બીજા આવે છે કૃષ્ણ ભગવાન ફરી વાલે કરી આવે નહીં તમારે શું પૂછવું છે હવે ભગવાન ધારણ કરતા નથી અવતાર થાય છે આવતા કરવાનો શું કે પોતે ગુણ દશા થયા પછી માતાના ગર્ભમાં આવે એવું બને નહીં એ તો છેલ્લી છેલ્લો છેલ્લી અવસ્થા છે છેલ્લી દશા છે ગર્ભમાં નહીં આવે પરમાત્મા ગર્ભમાં નહીં જેનો છેલ્લી દશા હોય હજુ હજુ પૂર્ણ ના થયા હોય તે છેલ્લા છેલ્લા અવતારને અવતાર કહેવામાં આવે છેલ્લો અવતાર હોય માણસનો એને અવતાર ભગવાન ભગવાન દેહધારી પછી અવતાર ખરું કે નહીં શરીર તો પણ તે પોતે મૂળ ભગવાન થઈ ગયા પછી અવતાર ના લે માતાના ભેટમાં આવે માતાના અપાર રૂપ છે ભગવાન હજુ તો હવે ભગવાન થવાના છે તીર્થંકર ભગવાન થવાના છે કૃષ્ણ દેવજી અને બળદેવ એના એમના કુટુંબ ના ત્રણ જણ તો ભગવાન થવાના તીર્થંકર થાય થવાના ને એ વાસુદેવ ભગવાન ગણાય છે પછી આપડે ઓળખો કેવી રીતે ભગવાન છે ઓળખો કેવી રીતે ભગવાન છે ભગવાન નું અવતરણ થયું છે આપણે શું ખબર પડે આપણે એમને ગાળ બોલીએ ને ગોળ મારીએ ને તો આપડે હમું હમા થાય એવું હોય તો કઈક માનવું કઈક આમાં છે કઈક માર ફરી તપાસ કરવી પાછી ઓળખાય છે રીતે બધા તો ઓળખાય પણ તમે ઝવેરી પણ છે નહીં તો આપણે રસ્તો ઝવેરી પણ બીજો રસ્તો આપણે ભગવાન ઓળખવા શું બીજું કહેવા માંગો તમે બસ તે કહેવાનો અવતાર ધારણ કરવા વિશે અનુભવ માં આપવો જોઈએ સુનીલાલ ભાવસાર આપનું નામ છે સુનીલાલ ભાવસાર કોણ નામ છે સુનીલાલ ભાવસાર જ્યાં બેસી રહો એમાં લખ્યું છે જો સર્વજીવ છે ચિત્તસમ તો ભવિના ભવિના ભેદ નું કારણ શું બીજો સમીપ ભવિ છે શું છે સમીપ ભવિ પછી ત્રીજો દૂર ભવિ છે અને ચોથો આ ભવિ છે ને એ એકદમ નજીકમાં મોક્ષ ની નજીક આવેલો એને સમીર ગુરવાની કર્યું શું કર્યું ને આપણે થોડા કાળમાં પંદર પંદર અવતારમાં થવાનું હોય તો સમીર ભવી કહેવાય અને એથી વધારે અવતાર થવાનો હોય તો ભવ્ય કહેવાય ભવી ભવિ અને હજુ કરોડો અવતાર થવાના દુર્ભવ્ય કહેવાય અને હજુ કરોડો થી વધારે હતા ધર્મ વાળા વાળા એ બધા અભાવી કહેવાય શું કહેવાય આ અહીંયા આગળ કે છે ને એ વાત સાચી નથી અભાવી એ ફોરેન માં છે અહીંયા અભાવી નથી હોતા આ તો લોકોને ધ્યાન કરી દીધો છે એટલે પછી કઈ પૂછે તો મહારાજ સાહેબ હું ભવી એ કે અભવી સર મહારાજ સાહેબ જવાબ આપે તમને વિચારવા માટે તમે ભવી ગયા છે અરે કોને વિચાર ના આવે છે તમે ધરો કરીએ ને આ બધા ભવ્યજી છે પણ એમને ધંધો બાંધતો નથી શું છે અભવ્ય એટલે ઘણા કાળે ઘણા કાળે ત્યાં પછી નું સેવા કરે એટલે આપણા ભગવાન અભવી ગયા કાળનું કેટલું રૂપ બતાવવું આપણે કઈ સમાધાન થાય એવું છે કે નથી થાય એવું લાગે છે કઈ મોક્ષે ન જાય એને અભિવી કહે છે ના એ ભગવાન મહાવીર આવું કર્યું નથી આજના સાધુઓ બધા આવું કે છે ભગવાને ક્યારે પક્ષપાત નથી ભગવાને એવો પક્ષપાત નથી કે અમને મોક્ષ થાય આ ભાઈ અમને નહીં થાય એવો પક્ષપાત ભગવાને ક્યારે નથી આ સાધુઓ બધા આવું ભૂકી રહ્યા છે અરે બધા જયનાને બધા મગદમારી કરાય છે દાતુએ તાકી આપ ભરીમાં અંકે હો કે કે આ ભાગી કોઈ શોખે ના દાય એની દીવ દેખ્યા પાડે માતુ સતો કે ગા કે છે જો બોલી કે મોખે ન જાય તો સા આપ હે મોખે ના જાય એવું કેસ નહીં એ ઘણા કારણ પર મોખે દ્વારાથી બાતેરા પાર ના થયો એટલે ભગવાન અગરે આવ બોલી સર કે નહી ابيદા દુર્બો કે મોખા દુર્બો કે આપના તમારી વાત છે કારણ હું ભવ્ય નો મોક્ષ છે ને અભવ્ય નો વિચાર શું ગુનો કર્યો તો અભવ્ય કોને પહોંચો આ ખબર ના આવી ને આ વાત અભમી વસ્તુ એનો આ સમજાયો નહીં નહીં હોવાથી આજ બધી આ ચક્રમણ ઉભી થઈ છે અને એ પોતે જ આજે આ સંકેત પામતા નથી આવું ભગવાનનો અર્થ અવરો સમજાયો ભગવાને કહ્યું હતું ધન્યવાદ નહીં મહાવીર ભગવાને કહ્યું હતું ગૌતમ સ્વામી પૂછ્યું કે આપણી પાડી પર હવે શી દશા થશે કારણ કે ભંગ ધરાય પછી માં થશે શું કહ્યું વાંકા તમને કયું છે બધા મોટી જાય ગમે નહીં એ જ છે ખરી વાત હકીકત એ જ છે બીજું બધું પૂછવું મોટે જવું છે એટલે આપણે નમસ્કાર લેતો ઠીક કરો છો અને શું તો જ મોક્ષ મળે જાય તો આપણે થઈ જાય મોક્ષ એ કરીએ છીએ કે પહેલી અજ્ઞાન મુક્તિ થાય શું થાય અજ્ઞાન મુશ્કેલ અત્યારે અજ્ઞાન ખરું તમને તમને અજ્ઞાન ખરું તમારું સ્વરૂપ નું તમારા સ્વરૂપ નું અજ્ઞાન ખરું તમે કોણ છો એ અજ્ઞાન તમને છે એટલે અજ્ઞાન એટલે એમ તો છે કે આપણે પણ ભ્રમ સ્વરૂપ છીએ આપણે ભ્રમ સ્વરૂપ છીએ જ્ઞાન તો છે આપણે ભ્રમ સ્વરૂપ થવું જોઈએ બ્રહ્મ સ્વરૂપ થવું જોઈએ હા એ જ્ઞાન છે હા એ જ્ઞાન છે પણ તમે કોણ છો એ જ્ઞાન નથી ને પ્રયત્ન ચાલે છે સંસારી દુઃખો ના હોય નિર્દેશ ભાવે રહેવાય ધંધાતીત રહેવાય અસંગ જ રહી શકાય નમો સંસારમાં રહે છતાં નિર્લેપ ભાવે રહેવાય કશું અરે નહીં પાપ જોયું કશું અરે નહીં ધર્મ બંધાય નહીં ભગવાન બીજું બધું પૂછવું છે ભગવાન શંકરાચાર્ય ભારતના પ્રવેશ કરેલો અને આપે હમણાં પહેલા શંકરાચાર્ય પરકાયા પ્રવેશ કરેલો અને આપે કીધું પરક્યા પ્રવેશ કરે એ ભૂલ ભૂલ હતા એ સરકાર નેતા સાહેબ સરકાર આ લોકોએ છે એ શંકરાચાર્ય એવા છે કે પુસ્તને લોકોને ઊંધા ચડાયા છે પડકાર પ્રવેશ ભગવાન કોઈ કરે નહીં એ તો ભક્ત આ જતે પ્રેત નહીં શ્રેષ્ઠ યોની નામની એક યોની નથી પણ વાપ મને પેલો અઘોરી છે વાપ મણીને ફરે છે ને વાપ મણીને ફરે છે વાપ મણીને છે અઘોરી લોકો વાઘ બનીને ફરે છે વાઘ વાઘ બની જાય નથી આ બધા ગભરાવાનો સાધન છે કોઈ બાપો બન્યો નથી વાઘ અને વાઘ કશું બન્યો બન્યો નથી આ એના એ અઘોરી અઘોરી જો ભગવાન ના બધા તો શંકરાચાર્ય પ્રકાર પ્રવેશ નતો કરે એમ નથી નથી કર્યો આવું આ બધું ઊંધું છે આ જે ઊંધી માટે સંસારનું જ્ઞાન જ્ઞાન એવું કઈ ધારો વળે નહીં મંડન મિશન એ ધારો વળે નહીં ખબર ને તો પોતાના આ દેહમાં સરસ કામ લાગશે પ્રકાશ ધારો વળે રાજાના વાત ગંભીર છે વાત માનશો નહીં છે ફરજ હાફ ભલે ભાત પીવડા હશે બધા લોકોને કશું થાય નહીં ખબર ને બીજું કઈ પૂછવું છે આ પૂછવાનું છે ભાઈ આ છેલ્લા પ્રશ્નો આ ભાઈના છે રમણજીના પટેલા એ બહુ પ્રશ્નો છે જો તમે કહેતા ટાઈમ છે ત્યારે બહુ પ્રશ્નો ચાલીસ પચાસ હોય બધા કહેતા હતા કરીએ ને આપણે નસીબ બરોબર આપણો હારા હારા ગુરુ થાય એવું નથી બીજા તમારે એકલા પ્રશ્ન કોઈ આ બધાને તમારે એકલા ચાલે જય સચિદાન પહેલો પ્રશ્ન છે આપ પ્રેમ પ્રેમ સાંજની પ્રવૃત્તિ કરો છો કે વિનય નમસ્કાર હું તો બિલકુલ પ્રેમમાં જઈને કરું છું એટલે પ્રેમમાં વિનય હોય પ્રેમમાં બધા ગુણાઈ જાય વિનય એટલો નહીં અને વિનયમાં રહે તો પ્રેમ ના હોય વિનયમાં રહે તો પ્રેમ જુદો વિનય એટલે જુદું પાડે છે શું કરે છે જેનો વિનય કહીએ છીએ જે વિનય કરનાર છે એના જુદા ભાગ પડે છે પ્રેમ એટલે એકતા છે એ શુદ્ધ પ્રેમ કોને નામ કહેવાય આ જગત માં સ્ત્રી જોડે પ્રેમો કરે છે પ્રેમ નથી આસક્તિ છે શું છે છોકરા જોડે પ્રેમ કરે છોકરા કરે છે આસક્તિ છે જે પ્રેમ કરે ઊંચો કરે અને જે પ્રેમ ઉતરી જાય એ પ્રેમ કહેવાય ની આસક્તિ છે જે પ્રેમ ઘટવત ના થાય વધે નહીં ઘટે નહીં આપણે તમારે ભૂલ કરાવો તો મારો પ્રેમ તો આજે વધી ના જાય અને ગાઢ વળગ ઘટી ના જાય તો એ સાચો પ્રેમ છે પ્રેમ પણ એટલે એ પ્રેમ સ્વરૂપ જ પરમાત્મા છે જો તમે પ્રેમ સ્વરૂપ શરૂઆત કરજો તો આખો વાંચવાની જરૂર નથી આ જીવ માત્ર તો પ્રેમ કરો આ જે પ્રશ્ન છે ને દાદા એમાં આપનું એક પેમ્પલેટ છપાયું છે એમાં વિજ્ઞાન એ દુનિયામાં સૌથી મોટો ગુણ છે એવું લખ્યું છે હા એના આપણા પેમ્પલેટમાં લખ્યું છે કે વિનય એ મોટો ગુણ છે એને અનુસંધાન સૌથી મોટો વિનય એ સૌથી મોટો ગુણ છે એને અનુસંધાનમાં પ્રેમ વાત કરી હતી એટલે જો પ્રેમ સ્વરૂપ હોય તો વિનય એની અંદર આવી જશે નહીં તો વિનય ની શરૂઆત કરશો પ્રેમ આવશે વિનય થી શરૂઆત કરશો એટલે વિનય ને તેથી આપણા પુસ્તકો લખ્યું છે કે આ પુસ્તક ની કિંમત કેટલી છે કે હું કઈ જાણતો નથી અને પરમ વિનય અહીંયા આગળ બીજો કોઈ કાયદો નથી પરમ વિનય મળ્યો તો નિશ્ચિત પાત્રકોને દુઃખ ના થાય એવી રીતે આપણે વર્તવું છે પછી ફાળો આમ બેસતો તો આમ બેસતો નથી વહેલા આવો મોડા આવો આસપાસ સર્કલ ઉપર ઢોકળો વાગી નાખે એ સંપર્ક પરમ વિનયમાં મનુષ્યમાં આત્મા દેખાય ત્યારે જાણ ઉપર પરમ વિનય થયો છે તો નહીં તો ત્યાં સુધી વિનય છે વિનય કરતા પ્રેમ જગતમાં મોટા મોટો ગુણ નથી તો બહુ ઊંચો ગુણ છે ત્યારે પરમાત્મા સ્વરૂપ છે વિનય મોટો ગુણ મહત્વ આપ ફક્ત વિનય બતાવી અટકી જાત પણ જીવાત્માઓ પ્રત્યેના પ્રેમના કારણે આપની હાલની માનવ કલ્યાણ વ્યવસ્થિત ચાલુ છે તેમ નથી પ્રેમથી જ છે આ વચ્ચે વચ્ચે હું બાર બાર કલાક સુધી બોલું છું એ જાણે મારે પ્રેમ ને લઈને એટલે આ બાર કલાક બોલું છું ને પછી આખી ફાંસી ઉભી રહી જાય ના ના કલ્યાણ થાય શાંતિ રે ક્યારે ને ના થાય એટલા માટે આ બધી પ્રયત્ન છે લોકો ઘરનું ખાય છે ઘરનો કપડો પહેરે છે અને ચિંતા પાર કરી કરે છે ઘરનો કપડો પહેરે ઘરનો ખાય છે તો ચિંતા ચિંતા કોણ તો હોય આ કાળા બજાર તો હોય ઓન વાળા તો હોય પણ જયારે કાળા બજાર ચિંતા છે ને બરોબર આ ચિંતા જાતી કરે છે લોકોને સમજણ અભાવ છે સમજણ અભાવ શું છે કે તમે તમારા ભાઈબંધ બંને બબે રૂમમાં રહેતા હોય આ દાખલો આખું ઉદાહરણ બધા વાપરજો સમાન તમારા ફ્રેન્ડ બબે રૂમમાં રહેતા હોય ત્યાં સુધી ચા પાણી જમવાની કરો મજા કરો ભાઈબંધના હાથમાં કઈક આવી ગયા એને બંગલો બહાર બંધાયો એટલે તમારા વાઈફ તમને શું કે આપણે આ દેવલીમાં કશું સુખ પડતું રહે ચાર ભાઈબંધે બંધાયો ત્યાંથી દુઃખ ઉભું થયું શું થયું દુઃખ જેવા દુનિયામાં થયા જ નહીં તમારે આ સમજણ નહીં પડવાથી દુઃખો ઉભો દુઃખ હોતું છે ભગવાન બેઠેલા છે દુઃખ હજુ હોતું છે વિવિધ પ્રકારના દુઃખો છે દુઃખો ભોગવતા નથી આવતા એ હું સમજાવવા આવ્યો છું કે સમજો વાતને ને તમારા તમે કે આપણી ઘેર ગાડી પાછી બેસીએ તો આપણી બુદ્ધિની માનવ માનવ વચ્ચે વિનય વર્તે જે પરિણામ આવે તે પ્રેમ વર્તે અને જે પરિણામ પ્રેમ વર્તે તો બહુ શું કરી રહ્યો તો તો થઈ જાય એટલે દાદા આ છે ને મારું માન્યતા એવી હતી કે પ્રેમ એ સૌથી મોટો ગુણ છે એમને એવું વાંચ્યું કે વિનય એ મોટો ગુણ છે પ્રેમ પછી છે જે એવું વિનય મોટો ગુણ છે કે છે પ્રેમ ને પ્રેમ પછી સ્વરૂપ પૂરું સમજાયા નથી લોકો એને સ્વરૂપ સમજવાનું ભૂલ થઈ લાગે પછી પ્રેમ તો પરમાત્મા સ્વરૂપ છે શું છે હું તો પ્રયાસ એટલો સંદેશ બીજું કોઈ મને આવડતું નથી આવડતું નથી અરે નાખો નથી કે શું આવડતું નતું એમાં ધ્યાન થઈ ગયો પેલું કામ થઈ ગયું મેટ્રિકમાં નાપાસ આ પાસ થયો તો શુભો બનાવો શુભો થતો નોકરી કરવી પડે જો આપણે જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાંથી અમર મુકામ કર્યો છે સુરત ના સ્ટેશને જ્ઞાન થયેલું ક્યાં થયેલું સુરત નું સ્ટેશન ગવડાય જાય તમારા પ્રશ્નો પૂરા થયા સુરત નું સ્ટેશન ગવડાય જાય શું રહ્યું છે શું રહ્યું છે પાણી ભેગા કરીએ કરીએ હરાહરે કરીએ તો તેલ અને પાણી ના દે ને જુદો છે ને એ ચૌકોટ છે ને એટલે ને એટલે સહયોગ તો કાંકડા નહીં નાખીએ તો અને નહીં તો ઘઉં નહીં તો કોણ રહે બંને જ્ઞાન કરાય દેવું નથી પાછો ઘરનું જ્ઞાન કરે ઘરનો ઓછો પડતો ક્યાં કરે લોકો ચાલ ચાલ આજે તમે કીધું કે જે પાંચ અલગ અલગ વસ્તુઓ જે હતી પેલા અને એની મેળે ભેગી થઈ ગઈ અકસ્માતિક રીતે ભેગી થઈ ગઈ હા એટલે એની મેરેજ થતે નિરંતર સમસરણ કર્યા કર પરિવર્તન થયા જ કરશે પાંચ છ તત્વો હા એ તત્વો ભેગા થવાથી હવે એનો આ રૂપક દેખાય છે પણ એ તત્વો બરાબર હું માનું છું કે તત્વો પહેલા જુદા હતા અને અકસ્માત થી ભેગા થઈ ગયા પણ એ તત્વોની પાછળ પણ કોઈ ભક્તિ કોઈક વસ્તુ કોઈ શક્તિ તો હોવી જોઈએ કે જેને તત્વો બનાવ્યા બીજું કશું ઉત્પન્ન થયું નથી ને કેવી રીતે ઉત્પન્ન થયા તત્વો કાયમ છે પરમાનન્ટ છે એમ જગત પરમાનન્ટ તત્વો છે તત્વો પરમાનન્ટ છે તત્વ પરમાનન્ટ છે એ વાત માનું છું કબૂલ છે પણ એ ઉત્પન્ન કેવી રીતે થાય કોને પરમાનન્ટ ઉત્પન્ન હોય નહીં બધા કઈક તો એનો નાશ ઉત્પત્તિ જે વિનાશી હોય ને તે ઉત્પન્ન થાય વિનાશ થાય વસ્તુ છે કે આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ કોઈ પણ વસ્તુ કોઈની જો એની પાછળ ન હોય તો એની મેળે આવતી જ નથી કોઈક શક્તિ એની પાછળ હોય છે કે ગમે તે કરનાર કે કરતા કરતા પાછળ તો હોય જ છે તો એ આપણા મગજની બહાર કદાચ વસ્તુ હોય કે આ છ તત્વો જે આપ કહો છો એ કેવી રીતે બન્યા હોય પણ એની પાછળ કોઈક શક્તિ તો હોવી જોઈએ આ જે છ તત્વો છે એનો અવિનાશી છે એને કોઈ બનાવનાર ના હોય એનું એન્ડ ના હોય એની બિગિનિંગ ના હોય એન્ડ બિગિનિંગ જે વિનાશી હોય તેમાં હોય જે વિનાશી હોય તેની એન્ડ હોય આ જગત માં જે વાક્ય દેખાય છે કોને સંભળાય છે નાકે સંભળાય છે જીવે શકાય છે બધી જ વિનાશી ચીજો છે અવિનાશી એ કોઈ ચીજ દેખાતી નથી અવિનાશી તત્વ એક છે આપણી પાસે જોવા જેવું પણ તે આ વાંકે સમજાય નહીં આકાશ તત્વ શું છે બીજું કોઈ તત્વ ખુલ્લું નથી કેવી રીતે કહી શકાય કે આકાશ તત્વ અવિનાશી છે ખરું કે આકાશ તત્વ અવિનાશી છે આકાશ તત્વ અવિનાશી છે કેવી રીતે સમજાવી શકાય આકાશ તત્વ અવિનાશી છે કઈ રીતે સાબિત કરાય એટલે ક્યારે ઉત્પન્ન થયું જે ઉત્પન્ન ના થાય અને જે વિનાશ ના થાય એ બધું અવિનાશી હોય અને ઉત્પન્ન થાય અને વિનાશ થાય એ વિનાશી હોય આ માટે જે બધું દેખાય છે બીજું બધું વિનાશી છે all this relative are temporary બરાબર કબૂલ છે And you are permanent. You are poor. You, your health, yourself is permanent. કારણ કે ટેમ્પરરી ટેમ્પરરી ટેમ્પરરી જે કેનાર છે તે પરમાનન્ટ હોવો ઘટે ટેમ્પરરી ને ટેમ્પરરી ટેમ કેનાર એ પરમાનન્ટ હોવો જશે કદાચ એવું ના હોય કે ટેમ્પરરી ને ટેમ્પરરી લાંબો ટેમ્પરરી હોય એવું સમજી શકે નહીં ટેમ્પરરી ટેમ્પરરી ને ક્યારેય પણ ના સમજી શકે ટેમ્પરરી ના સમજમાં પરમાનન્ટ હોવો જોઈએ દાખલા તરીકે કોમ્પ્યુટર અત્યારના જમાનામાં છે કોમ્પ્યુટરો અત્યારના જમાનામાં છે એ ટેમ્પરરી છે હા પણ કોમ્પ્યુટર જ પેલા જે પ્રશ્નો પૂછવામાં આવે છે જે ધંધાને લગતા જે કોઈ પણ નવી વસ્તુ બનાવવામાં આવી હોય તો એ કહી શકે છે કે આ વસ્તુઓ આટલા ગાળાની અંદર ફેલ થશે આવું પગલું લોમાં આની કરતા વધારે લાંબુ બીજું થશે તો ટેમ્પરરી કમ્પ્યુટર પણ છે ટેમ્પરરી જે એને પ્રોબ્લેમ આપવામાં આવેલો એ પણ પ્રોબ્લેમ ટેમ્પરરી છે અને વાત એ ટેમ્પરરી છે એમાં પરમાનન્ટ છે એટલે એનો અર્થ એવો થયો ને કે જે ટેમ્પરરી કેનાર ને ટેમ્પરરી જે છે પણ જે કેનાર છે કે આ ટેમ્પરરી છે કદાચ લાંબુ ટેમ્પરરી હોય આ માણસ છે જે બધું કામ કરે છે ને તે ટેમ્પરરી માણસ કામ કરે છે પરમાનન્ટ પરમાનન્ટ માણસ ઓળખતો નહીં તારી અંદર પરમાનન્ટ છે ત્યારે તું ઓળખતો નથી અને તું ટેમ્પરરી છે માની બેઠો છું શું તારું નામ શું હિતેશ હિતેશ હિતેશ હું હિતેશ છું હિતેશ છું એવું માનું છું કે ખરેખર તું હિતેશ છું ના નથી મનોધર્મ દેહ ધર્મ બધા સુધી જાય તો તું પરમાત્મા છું તમે કીધું ને કે પરમાત્મા કોઈ છે જ નહીં બનાવનાર નથી વનો બનાવનાર નથી ભલે બનાવનાર વનો ઉપરી નથી પરમાત્મા શું છે એને જ્યાં સુધી જ્યાં સુધી બાહ્ય લક્ષણ છે બાહ્ય ઉપર છે આ વિનાશી ઉપર ત્યાં સુધી મૂળ આત્મા છે શું છે મૂળ આત્મા આત્માની મૂળ દશા છે તે બાહ્યમાં એના વિનાશી ચીજોમાં સુખ ખોળે છે શેમાં ખોળે છે વિનાશી ચીજોમાં વિનાશી ચીજોમાં સુખ ખોળે તો હતી મૂળ દશા છે આત્માની તે મૂળ આત્મા કહેવાય છે અને જયારે સાચા સુખની સનાતન સુખની શોધખોળ કરે અને જયારે એને પ્રાપ્તિ થોડી ઘણી થાય ત્યારે અંતરાત્મા થાય અંતરાત્મા થયા પછી છેલ્લી દશા એ ફૂલ ગવર્મેન્ટ પરમાત્મા થાય છે પણ કોણ એને કરાવે છે કે કોઈ બનાવનાર છે જ નહીં કોઈ કેવી રીતે એની મેળે આગળ વધે એ કેવી રીતે એની મેળે આગળ વધે કોઈ કેની પર તો પેલો હોય કે ભાઈ આ ખોટું કરે સાચું કરે નિમિત્ત એ નિમિત્ત કહેવાય હું નિમિત્ત કરો હું કરતા નહીં આનો આ તને હું વાત કરું તો તને સમજણ પડે કામ લાગે કે ના લાગે એ હું કરતા નહીં આવી રીતે નિમિત્તિક રીતે પણ એ નિમિત્ત કરનાર કોણ છે નિમિત્ત ની પાસે કોઈ તો હોવો જોઈએ ના નિમિત્ત ગોઠવેલા છે આપડા પૂર્વે પુણ્ય બાંધેલું હોય પણ કોને ગોઠવ્યા ના ના પુણ્ય જે બાંધેલું હોય આપડે તો સારા કર્મ કરવું તેને પુણ્ય બંધાય અને ખરાબ કર્મ કરવું કોક ને દુઃખ દઉં તો પાપ બંધાય એ પુણ્ય બંધાય તેનાથી આપણને આ બધી જોઈતી નિમિત્તો વલી આવે પુણ્ય એટલે આપણે જે કર્મ નામની શક્તિ કરે છે આ વ્યવસ્થિત નામની શક્તિ આ બધી વ્યાસણ કરે છે એટલે આપણે જે કર્મ કરીએ છીએ એ પૂર્વના કર્મો કરેલા હોય એની રીતે જ કર્મ કરીએ બરાબર છે હા તો કર્મ કરાવનાર કોણ પૂર્વ આ કર્મ જે કરીએ છીએ પૂર્વના કર્મ કરીએ છીએ પણ પૂર્વના કર્મ કર્મ કરવાનાર કોણ ના તે અત્યારે છે તે પૂર્વ કર્મ નો અત્યારે તું અત્યારે કર્મ કરી રહ્યો છું એની મેં આવતા ભાવ નો કર્મ પડી રહ્યા છે બીજ પડી રહ્યા છે એ માની ગયો કે આ જે કર્મ કરીએ છીએ પૂર્વના કર્મ કરાવેલા છે આપણે એ રીતે સર્કલ ચાલતું જ જાય કે પૂર્વના કર્મોનું આપણે કરેલું છે પૂર્વના કર્મોનું કરેલું પણ એક એવો પોઈન્ટ આવે ને કે જ્યાં પૂર્વના કર્મની શરૂઆત થઈ તો એ પૂર્વના કર્મોની જે શરૂઆત થઈ એ કરાવનાર કોણ હતું એ કેવી રીતે શરૂઆત પૂર્વના કર્મ શરૂઆત થવાની અંદર અત્યારે કોઝી થઈ રહ્યો છે આ ઇફેક્ટ છે શું છે પૂર્વનો કર્મ એ ઇફેક્ટિવ છે કેવા છે ઇફેક્ટિવ ફળ આપનારો અને આવતા ભાવ માટે જે કર્મ બંધાઈ રહ્યા છે તે કોઝિજ છે કોઝિજ તે કોઝિજ આવતા ભાવ પાછા ઇફેક્ટ થાય છે અને પાછો ફરી કોઝિજ ઉત્પન્ન થાય છે causes and effect effect and causes causes and effect effect and causes ચાલ્યા જ કરે નિરંતર ના એ વાત માની ગયો એક વખત એ વાત માની ગયો એક જરા પોઈન્ટ ક્લિયર નથી થતો મારા મનમાં કે ઇફેક્ટ એન્ડ કોઝિસ છે વાત બરાબર છે પણ જે શરૂઆતમાં સૌથી પહેલા પોઈન્ટ ઉપર આપણે કર્મ શરૂ કર્યા એની ઇફેક્ટ કોણે આપી શરૂઆત હોતી જ નથી અને આના જળ શરૂઆત કોને હોય ટેમ્પરરી ચિહ્ન હોય તો પરમાનન્ટ છે શું છે